Lead Ram. तन सुता દિલેશ દાનવ દૈત્ય વંશ નિકંદ حسرة أجر بها غوث لا شرك أجر بها من دلغ Oh. રામ રામ રામ રામ રામ રામ सीताराम राम રામ રામ સીતા રામ રામ સીતા સપથ કરું सत्य सपथ પરમાત્માની અસીમ અહેતુ કૃપાથી ફરી એક વખત આ નગરમાં હું ને તમે રામકથાના સત્સંગ માટે એકત્રિત થયા છીએ ઘણા વર્ષો વચ્ચે ગયા રાજકોટમાં કથાની માંગ તો સતત રહેતી જ પરંતુ રામકથાનું પરિભ્રમણ કરતા કરતા હવે એક વસ્તુ દ્રઢ થઈ છે કે આ અસ્તિત્વનો એક કોઈ નિયમ છે કે કઈ જગ્યાએ કયા દિવસોમાં કથાનું આયોજન થાય અને તેથી બાર વર્ષ પછી બાર બાર વર્ષે નવાણ ગળાવ્યા અને આ યોગ થયો બાપ કથાને નિમિત્તે તમને મળીને હું રાજી થાઉં છું બે કારણ લઈને આવ્યો છું શ્રાદ્ધ પક્ષ છે મારા દેશના પૂર્વજોનું શ્રાદ્ધ કરવું છે અને મારા દેશના જુવાનોમાં જે હું શ્રદ્ધાનું દર્શન કરું છું એ શ્રદ્ધાને ઓર મજબૂત કરવી કથાના હેતુ બે શ્રાદ્ધ અને શ્રદ્ધા મને બધા પૂછતા તમે કોને કથા આપી મેં કીધું કોઈને કથા નથી આપી મારી કથા છે એ તો હું ઉદાર કે તમને પોથી ઉપાડવા દઉં ટૂંકમાં મારે કહેવું છે બાપ કે આ તમારા બધાની કથા છે હું તો એમ પણ કહીશ કે તમે તમારે ઘરે તમારા કોઈ દિવંગત વ્યક્તિ પરિવારની એની છબી પધરાવી અને આ નવ દિવસ રામાયણનો પાઠ ઘરે કરશો તો આ એના નિમિત્તે કથા ઘરે ઘરની કથા લોકશાહીનો જે સિદ્ધાંત government of the people by the people for the people એમ આ કથા by the people for the people of the people આપ સૌની કથા આ તમને રાજી કરવા નથી કહેતો બા અમારા હૃદયમાં પડ્યું છે એ કહું છું આપ સૌની આ કથા છે વ્યાસગાદીને ક્યાંય પક્ષપાત નથી અને ક્યાંય પૂર્વગ્રહ નથી તેથી બધા જ કોઈ પણ જાતનો ભેદ ભૂલીને આવો હું તમે મળીએ મને કોઈ કહેતું હતું કે આટલો બધો આમ બધું ભગવું વાતાવરણ થતું જાય છે એટલે આ કોઈ કોઈ પક્ષનો રંગ છે બાપ આ ભગવો રંગ મારી પોથીને જે ભગવું બાંધ્યું છે ખાદીનું એ ભગવો રંગ કોઈ પક્ષનો નથી કોઈ એક ધર્મના સાધુ સંન્યાસીનો પણ નથી આ રંગ મારા દેશના રાષ્ટ્રધ્વજમાં જે સૌથી ઉપર છે એ રંગ છે રાષ્ટ્રધ્વજનો જે છેલ્લો ઉપરનો પટ્ટો છે રાષ્ટ્ર ગૌરવ અને રામ ભક્તિનો સમન્વય કરવા માટેની આ કથા છે આ રાજકોટ નગરી કેટલાય સંત મહાત્માઓએ મહાપુરુષોએ કથાનું ગાન કર્યું છે હું પણ નિમિત્ત બન્યો છું આગળ ત્રણ કથા ચોથી કથા મને બહુ યાદ નથી પણ કેટલી વખત મને પણ ગાવાનો અવસર મળ્યો આ ભૂમિમાં રામાયણના સંસ્કારો છે અને એનું એક મોટું કારણ ગુરુદેવ રણછોડદાસજી બાપુ છે અહીંના જનજનમાં એમણે રામ ચરિત માનસની ચોપાઈઓને સ્થાપિત કરી એટલે ખૂબ તમારા ગામના ભાગોળે પાદરમાં રામચરિત માનસનું મંદિર વિરાજી રહ્યું છે માનસ મંદિર અખંડ રામધૂન ચાલે છે ઘણા વર્ષો પહેલાથી શરૂ થઈ છે એટલે કે અહીંયા રામ તો વધે જ છે પણ અહીંયા થોડોક વધારે દેખાય છે એવી આ નગરીમાં પુનઃ એકવાર રામની કથાનું ગાન થઈ રહ્યું છે અમારે નક્કી નહોતું થતું કયો પ્રસંગ લેવો મારી પાસે એક પ્રસ્તાવ એવો પણ આવ્યો હતો કે હમણાં બાપુ ઉપરા ઉપરી બે ત્રણ ગુજરાતી કથાઓ થશે અહીંયા પછી વળી કચ્છની વાત પછી જામનગરની પણ આમ જે કંઈ જે હવે પછીની જે ગુજરાતી કથા હોય એટલે એવું કરો કે રામનામ મહિમા ત્રણેય કથા માલો પણ કાંઈ નક્કી થતું નહોતું વળી યુવાનોને લક્ષમાં લઈને કંઈક વિશેષ કહેવાનું છે તેથી મને એમ લાગ્યું કે હનુમાનજીનો જ કોઈ પ્રસંગ ઉઠાવો અને એમાંય માનસ મુદ્રિકા મુદ્રિકા વિશે વિશેષ કહેવાયું નથી હું પૂછતો હતો કે કયા વિષય ઉપર ક્યારે ક્યારે બોલાયું પણ મુદ્રિકા ચુડામણી ઉપર બોલાયું છે હા હવે જે પ્રભુ બોલાવે કેટલું બોલ્યા આમાં ક્યાં યાદ રહે તો હનુમાનજી નું દર્શન કરીએ નવ દિવસ કોઈ ને કોઈ બહાને અને યુવાનોને છલાંગ મારવાની પ્રેરણા મળે રસ્તામાં આવતા વિઘ્નોને પાર કરી અને આપણો યુવાન ભગવતી સીતાના દર્શન કરે એના આશીર્વાદ પ્રાપ્ત કરે એવું કંઈ એવો કોઈ પ્રસંગ ઉઠાવીને આવતીકાલથી ચર્ચા કરીશું રામાયણના પ્રસંગો પણ સંક્ષેપમાં ક્રમશઃ લેશું પરંતુ આ સત્સંગ છે બાપ નવ દિવસ સુધી હું તમે સાથે બેસીને અહીંયા કોઈ ઉપદેશ નથી હું બધી જ જગ્યાએ બહુ જ મારા હૃદયની વાત કરતો હું છું કે આ એક વ્યવસ્થા છે કે મારે બોલવાનું એટલે ઉપર બેસવાનું તમારે શ્રવણ કરવાનું એટલે તમે ત્યાં બેઠા છો જેથી કરીને હું જોઈ શકું તમે મને જોઈ શકો આ એક વ્યવસ્થા છે બાકી કોને ઉપદેશ કરવો કોનામાં રામ નથી કોણ રામ વગર નો અહીંયા છે અને તેથી હમણાં હમણાં તો કયા કરું છું કે સિયારામમય સર્જક જાની એ હાથ તો જોડવાના તો છે જ પણ મને તો તમારા બધાના ચરણમાં પણ મારા વંદન કારણ કે હવે બીજા કોઈના ચરણ દેખાતા જ નથી એ એકના ચરણો બધા ઘૂમી રહ્યા છે આખા જગતમાં વહી ચરણ વિહાર કરે છે તો પરમાત્માની અહેતુ કૃપાથી આવું યજ્ઞ કર્મ યોજાતું હોય છે નિમિત્ત કોઈ ને કોઈ બનતું હોય છે શાસ્ત્રીય સિદ્ધાંત આપ પરિચિત હશો કારણ બદલી ન શકાય નિમિત્ત બદલી શકાય કારણ કોઈ દિવસ બદલી ન શકાય અસ્તિત્વમાં પરમાત્માએ જે કંઈક નક્કી કર્યું છે એનું નિમિત્ત કોઈ પણ બને બદલે આ હોય આ હોય એવું બને પણ કારણ કોઈ દિવસ બદલી ન શકે ભગવાનની કથા આ સમયમાં આ દિવસોમાં અહીંયા થવાની હશે એનું જે કંઈ મહત્વનું કારણ એ કારણને લીધે નિમિત્ત કોઈ ને કોઈ બને દૂધ ગરમ કરવું હોય તો એનું કારણ અગ્નિ છે અગ્નિ વગર દૂધ ગરમ ન થાય અગ્નિ જોઈએ જ તો જ દૂધ ગરમ થાય એટલે અગ્નિને બદલી ન શકાય નહીતર દૂધ જ ગરમ ન થાય પરંતુ નિમિત્ત બદલી શકાય દૂધ તમે તપેલીમાંય ગરમ કરો અને વાટકામાંય કરી લો એક લોટામાંય કરી લો આને બદલે આમાંય કરી લો નિમિત્ત બદલી શકાય કારણ બદલી શકાતું તો કથા માટેનું જે કંઈ કારણ હતું એને કેમ બદલી શકાય નિમિત્ત તો કોઈ ને કોઈ બને છે આ કથામાં આપ સૌ નિમિત્ત બન્યા સૌની આ કથા અને એ બહાને આપણે નવ દિવસ પ્રભુ રામના ગુણગાન ગાય આપણા જીવનનું દર્શન કરીશું બાલકાંડ અયોધ્યાકાંડ અરણ્યકાંડ કિસ્કિંધા સુંદર લંકા ઉત્તર સાત સાતકાંડની કથાથી આપ સૌ પરિચિત છો તેથી રામાયણના પ્રસંગો એના પાત્રો એની સૂત્રાત્મક ચર્ચાને વિશેષ હું તમે લઈને એના ઊંડાણ તરફ વિનમ્રતાથી પ્રવેશ કરીએ અને એ દ્વારા આપણું જીવન જોઈએ યુવાન ભાઈ બહેનો હું રાજી થાઉં છું કે તમારી સત્સંગમાં રુચિ વધી છે વળી આવા સત્કર્મમાં બીજી બધી જ વસ્તુને ભૂલીને આપ સૌ એક થઈને આ યજ્ઞમાં બધા લાગ્યા એ પણ પ્રસન્ન થવા જેવી વાત છે તો નવ દિવસી આ સત્કર્મ શ્રદ્ધા પર્વ શ્રાદ્ધ પક્ષમાં હું તમે બહુ સાત્વિક રીતે ઉજવીએ નવ દિવસી આ આપણું ભગવત કાર્ય ભજન અને ભોજન થશે મને પૂછવામાં આવ્યું કે બાપુ કથા કોને આપી મેં કીધું કોઈને આપી નથી મેં જેમ હમણાં આપને કહ્યું તેમ પરંતુ કથા જેને આપો જે નિમિત્ત બને બને પરંતુ કથાની અંદર જે શ્રોતાઓ આવે એ બધાને પ્રસાદ જલારામ બાપાનો અપાય એવો અમારો મનોરથ છે એવો પ્રસ્તાવ મારી પાસે આવીને બાપાએ સજળ નેત્રે મૂક્યો અને મેં કહ્યું કે આનાથી વિશેષ રૂડું શું કે બાપાનો પ્રસાદ વહેંચાય મેં તો એક વખત કહ્યું છે કે આ રોટલો આમ પૈડ્યું બની નાખા જગત ઉપર આંટો મારી ગયો જેમ કોઈનું રથનું ચક્ર ફરે એમ રોટલો આંટો મારે તો કેવો સુંદર એક સંયોગ ભજન અને ભોજનનો આ નવ દિવસીય સત્કર્મ આપણે આરંભ્યું નથી કોઈ કારણે આરંભ્યું છે હું તમે બધા નિમિત્ત છીએ એટલે કોઈ ચિંતાનું કારણ નથી પરંતુ નિયમાનુસાર આવો ગણેશજીને હનુમાનજીને યાદ કરી લઈએ ગાઈએ kale aman ગણેશ અને હનુમાનજીની વંદના એટલા માટે કે બંને મંગળ ના કરનારા ગણપતિ પણ મંગળ ના કરનારા હનુમાનજી પણ મંગળ ના કરનારા ગણેશજી પણ સંકટ હરણ શ્રી હનુમાનજી પણ સંકટ વિમોચક વિમોચન કરનાર ગણપતિ ને મોદક પ્રિય હનુમાનજી ને મોદક પ્રિય ગણપતિ ને આપણે દાદા કહીએ હનુમાનજી ને દાદા કહીએ અમારે ચિત્રકૂટ ધામ તલગાજડામાં એક ભાઈ કોઈ આવ્યા એમણે એક વડીલને પૂછ્યું આ બનેલી ઘટના કઈ તપાસ કરવા આવ્યા છે ખબર નહીં કે આ ગામમાં કોઈ દાદા છે કોઈ એવી ઇન્કવાયરી કરતો ગામમાં કોઈ દાદા છે એક વડીલે બહુ સરસ જો આપે આ ગામમાં એક જ દાદા છે એ હનુમાન દાદા બીજો કોઈ દાદો નથી બંને દાદા ગણેશ પણ દાદા હનુમાન બંને શંકર સુવન શંકર સુવન ભવાની નંદન અને શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગત કોઈ માટીના હનુમાનજી બનાવતા હતા અને પછી એમાં ભૂલ થઈ ગઈ પેલો કંઈક બીજા ધર્મનો માણસ એને શિલ્પી કલાકાર હતો પણ એને કઈ બીજા આપણા દેવતાઓની ખબર નહીં એટલે હનુમાનજી બનાવવા આપેલા પણ ભૂલ એટલી થઈ ગઈ કે હનુમાનજીની જે પૂછ પાછળ કરવી જોઈએ એ પેલા અહીંયા આગળ લગાડી દીધી જેને બનાવડાવ્યા એ લેવા ગયો કે આ શું કર્યું કે આ મને ખબર નહીં તો બોલે કઈ વાંધો નહીં અમારે ગણેશ ચોથ ચાલે છે ગણપતિ થઈ ગયા બંને એક છે એકનું નાક મોટું છે બાપ તો એકની પૂછ મોટી છે બંને વિઘ્ન હરતા બંને મોદક કરી બંને વિદ્યા વારિધી બંને શુકનવંતા આમ તો ગણેશજીની પહેલી પ્રતિષ્ઠા બધા શુભ કાર્યમાં હોય પણ રામચરિત માનસ ની કથા એક અપવાદ છે કે જેમાં પહેલી સ્થાપના ગણેશની નહીં પહેલી સ્થાપના હનુમાનજીની થઈ એક અને એમાં ગણપતિને જરાય ખોટું નથી લાગતું ગણપતિ બહુ ખુશ છે કારણ કે એને ખબર છે કે હું પણ શંકર સુવન એ પણ શંકર સુવન બીજાને મોદ મળે બીજાને પ્રમોદ મળે બીજાને આનંદ મળે એના બંને દાતા છે બંનેને સિંદૂર ચડે બંનેને ગણેશને સિંદૂર ચડે હનુમાનજીને સિંદૂર ચડે બંને સિંદૂર પ્રિય તો એ બંને રક્ત વર્ણ જો છે સિંદૂર વર્ણ જે કંચન વર્ણ જે છે એ બંનેની વંદના કરીએ વર્ણાનામ અર્થ સંધા રસાના छन्दसा मङ्गलाना च कर्ता शङ्करो त्वमे श्रद्धा विश्वास याभ्यां विना पश्यन् वन्दे बोधमयम् नित्यम् गुरुं शङ्कर यमाश्रितो चन्द्र सर्वत्र वन्द्यते सीताराम गुणग्राम पुण्यारण्य विहार वन्दे विष्णु તો ગણેશજી સરસ્વતી શિવ પાર્વતી હનુમાનજી મહારાજ આદિકવિ વાલ્મીકીજી સીતારામજી આ બધાની મંગલાચરણમાં વંદના કરી અને ગ્રંથનો હેતુ સમજાયો કે આ મારું જે શાસ્ત્ર છે એનો હેતુ સ્વાંત સુખાય તુલસી રઘુના ભાષા સ્વાંત સુખ માટે આ ભગવાનની કથા ગોસ્વામીજી કહ્યું કહેવા જઈ રહ્યો છું સંસ્કૃતના આટલા મોટા વિદ્વાન એ ગોસ્વામીજીએ કોઈ પરમ તત્વની પ્રેરણાથી આખા શાસ્ત્રને લોકબોલીમાં ઉતાર્યું ગ્રામ્ય ગીરામાં અવતરણ કર્યું તુલસીજીને લાગ્યું કે સંસ્કૃત જેવી કઠિન ભાષા જો બધા સમજી શકતા હોય પંડિતો સમજી શકતા હોય સાક્ષર લોકો સમજી શકતા હોય તો ગ્રામ્ય ગીરા તો સમજી શકશે તો બધા જ વર્ગને સંતોષ થશે નાનાથી લઈ મોટા સુધી ગ્રામ્ય જનથી નાગર સુધી બધા જ રામચરિત માણસને હૃદયસ્થ કરી શકે એટલે લોક બોલીમાં આ શાસ્ત્રનો આરંભ કરે जो सुमिरत सिद्धि हो गणनायक करिवर करु अनुग्रह सो बुद्धि राशि सुभर મૂક હોઈ બાચારે પંગુ ચઢે ગિરિવર સુકૃપાસુ દયા દ્રવ સતર કરી قيل سعود श्याम तरुण अरुण बारिज कुमारमं तरुणा जाहि दीन परने ગુરુપદ ગુરુપદ કૃપા સિંધુ નર તો પાંચ સોરઠામાં કથાનો આરંભ કર્યો પહેલા ગણેશજીને પછી ભગવાન નારાયણની વંદના શિવ પાર્વતીની વંદના સૂર્યનારાયણની વંદના આમ શંકરાચાર્ય મહારાજે આપણી વૈદિક સનાતન પરંપરામાં પંચદેવની પૂજાની જે આજ્ઞા આપી એનો રામચરિત માનસે પ્રારંભમાં સ્વીકાર કર્યો અને પાંચ સોરઠામાં ગણેશ સૂર્ય શિવ વિષ્ણુ ભગવાન અને દુર્ગા આ બધાની વંદના કરી અને પછી માણસની પહેલી ચોપાઈ શરૂ કરી ગુરુ વંદનાથી આરંભ ગુરુ વંદનાથી થાય છે કોઈ પણ ક્ષેત્રમાં કોઈને કોઈ માર્ગદર્શક જરૂરી છે અને સતત કહ્યું છે કે ગુરુ એ વ્યક્તિ નથી એ વ્યક્તિત્વ છે અસ્તિત્વ છે અને તેથી એ દ્રષ્ટિએ ગુરુ જરૂરી છે કોઈ જાણકાર કોઈ અનુભૂત એના ચરણનો આશ્રય મારીને તમારી ગતિને ખૂબ વધારી દે હમણાં હું કહેતો હતો ગતકથામાં કે હમણાં હમણાં વધારે વિદેશ જવાનું થયું રામકથાને લીધે